હોશિયાર એકદમ સતર્ક હોય કાલે આપણે એ સંજ્ઞાની વાત થયેલી ને સંજ્ઞા એટલે શું તો સંકેત આપને જે શ્રીમંદર સ્વામી ભગવાન તરફથી સંકેત મળે તે કેવી રીતે સંકેત મળે દાદા રીત ના હોય જેમ જેમ ફોન આવે એવું થાય તો એ વગાડે નહીં એ વાગે ગરડી આપણે ત્યાં લાગે ને એ વગાડે તો દાદા એ તો સાચો સીધો સંકેત કોળ વળતો અંદરથી ઊભો થઈને પછી બહાર નીકળે ફૂલ નીકળી એટલે અમારે જ્યાં અમારે જરૂર પડે કંઈ જાણવાની તો ત્યાંથી ખબર મળે અમને બરોબર કોઈ અડચણ પડે તો ત્યાંથી જાણવાનું મળે એ રીતે આ પણ મળે બરોબર તો અત્યારે અમે તમારી પાસે સલાહ સૂચન એટલે પ્રત્યક્ષ રીતે આમ લઈએ એવી રીતે થઈ જાય ને એમ તમારે ને ભગવાનને એવી નહીં આ તો સ્થૂળ કહેવાય સ્થૂળ બરોબર છે સૂક્ષ્મ રીતે હા સૂક્ષ્મ રીતે થાય ને અને આમાંથી તમે સૂક્ષ્મ સમજી જાઓ આ સ્થૂળ બોલ્યો ને એમાં સૂક્ષ્મ જ આવે આપડે તો ગંગડી વાગે બીજું કશું નહીં આ તો ફક્ત સમજી લેવામાં કે આત્મા કેવો છે બીજું શું એ કે બીજું બીજું બધું આ સિવાય બીજું એ આપણું હોય હા આપણું કોઈ ભાગ વળે તે આપણી ન હોય એ તો સમજાય ને મોટી મોટી વાતો સમજાય ને એવી સૂક્ષ્મ વાતો સમજવાની કે આ મારું નહીં હા મારું ભાઈ એવું જાણે છે જે સમજે છે કે નિરંતર સમાધિ રહે દાદા કશું થાય કશું પણ કઈ આવે સામે તો એમ જ થઈ જાય કે આ અમારું ના હોય હા એવું પછી જો દેખાય એ તો સ્થૂલમાં થઈ જાય હા બહુ સૂક્ષ્મ ના અમારી જોડે બેસીને સમજી લો સમજી લો રાઈટ સમજી લો ઇન ડિટેલ જેટલું સમજાય એનો પાર આવી ગયો પાર બાકી રહ્યો જેટલું સમજાવે જડ અને ચેતનથી મિશ્રણથી જે ચાર વસ્તુ એમને કીધી જળ ને ચેતન ના જુદા જુદા પ્રમાણના મિશ્રણ થી હું અને મારું એવું એવું પેદા થાય હું એટલે લોભ અને બરોબર બીજું એ બધા જે જુદા જુદા મિશ્રણથી થાય એ પણ વ્યવસ્થિત થી નક્કી હશે તો જ થતા હશે ભોલાભાઈનો પ્રશ્ન છે કે જળ અને ચેતન થી જે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય અને જે આ ક્રોધ માન માયા લોભ તેને કરીને આવે તો એ વ્યવસ્થિત વ્યવસ્થિત ઠીક થતા હશે ને વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિથી જ થતા હશે ને એ જ છે ને પ્રશ્ન વ્યવસ્થિત શક્તિ શું આ જે જળ અને ચેતન એ બે વસ્તુના એનાથી વ્યક્તિ રેગુણ થાય તો એ વ્યવસ્થિત લઈને જ ને એ જ્યાં વ્યક્તિરેક ગુણો ઉત્પન્ન જે થાય જે વ્યવસ્થિત શક્તિને લઈને ને શક્તિ એ કઈ એ તો પછી ઉત્પન્ન થયેલી વસ્તુ છે વ્યવસ્થિત પછી ઉત્પન્ન થયેલી આપણે તો એને ડિઝાઇનને કહી કે આ વ્યવસ્થિત છે આપણી સમજ માટે ડિઝાઇન કે આ તો બેની હાજરી થઈ એટલે ઉત્પન્ન થાય નિયમથી થાય એ બેની હાજરી કયા સંજોગોમાં ભેગી થાય વ્યવસ્થિત તમે શું કહ્યું કે આવે જે તમને બધું આવે જે તમારો સંસાર જશે ગુલાબી રીતે એ બધા વ્યવસ્થિત છે ગોઠવેલો માટે તમારે એની કંઈ ચિંતા બિંતા કરવાની એવું કહેવા માગે એટલે તમારે વિચારવાનું નહીં હવે કે અમારે આગળ શું થશે મરવાનું થઈ જશે ખોટો આવશે કે નફો આવશે એ વ્યવસ્થિત એક્ઝેક્ટ છે અને તેમ કહીએ છીએ તમે આમ માથાકૂટ કરશો તો કશું બોલવાનું નથી માટે તમે એના કરતા આમ હરો સહેજ બાબત અકર્મ કર્મ કરે છતાંય કર્મ અડે નહીં એ અકર્મ રહે છે ને ગીતામાં કહ્યું છે અકર્મ ગીતામાં કહ્યું છે જળ કમળવત જેવું ગીતામાં કહ્યું છે જળ કમળવત જેવું જળ કમળવત તો જાણ કે તો ઠીક છે પણ જળ તમારી વાત ને તો એને પાણીમાં રહેવું પડે હા તો જળ કમાતો એટલે રહેવાનું નહીં જુદો એટલે આ આક્રમ વિજ્ઞાન છે ને એ રૂકનિક છે એટલે એમાં જળ કમાતો છે અને આક્રમ તો બિલકુલ એટલે ચિંતા પણ ના થાય પેલા ચિંતા થાય કેવી ચિંતા થાય કે અંદર આનંદ હોય બહાર ચિંતા હોય વારમાં ચિંતા હોય ભવિષ્યની ભવિષ્યની ખરી ને અંદર આનંદ એ બધા પુસ્તકો શું લખે કે અંદર આનંદ છે બહાર જરા ઉપાધિ છે શંકા છે શું લખે પુસ્તક વાંચો બધા થોડા બહુ પુસ્તકમાં બધું સમજવા જેવું પુસ્તકમાં જેટલું એટલું બધું થઈ ગયું એની ઉપર ઘણું બધું થયું આ તો બધું થઈ ગયું આ કરવાનું રહ્યું નહીં કશું હજી પેલા પર ખાસા જઈએ આપણે વ્યતિરેક ગુણો છે એ જળ અને ચેતન સંયોગથી થાય તો એ ગુણોને આપણે તો આપણે ગમતા નથી આપણા બને એટલા ઓછા હોય તો સારું એ ગુણો નહીં આવે એટલા માટે જળ અને ચેતન પ્રત્યે એમાંથી કયું આપણે કંટ્રોલ કરવું અથવા એની માટે શું કરવું કે જેથી આ બેનો સંયોગ જ ન એમ પૂછે છે કે જળ અને ચેતનના સંયોગથી જે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે એ વ્યતિરેક ગુણો ઉત્પન્ન ના થાય બંને છૂટા રહે એ માટે આપણે શું કંટ્રોલ કરવો કઈ રીતના કરવો છૂટા થયા બે ખસી ગયા છૂટું થઈ ગયું એ છૂટું થઈ શકે નહીં જાતે મુક્ત પુરુષ છોડી આલે જે એનાથી મુક્ત થયેલા છે એ છોડી આવે આ નિયમ એનો જાતે પછી છૂટે નહીં કારણ બંધેલો માણસ કેવી રીતે પોતે જાતે છૂટે અને બીજા બંધાયા ક્યાંક તું મને છોડી આવતો એ બંધેલો કે તું હું શી છોડી આલું કોઈ જતા આવતા છૂટો હોય ત્યારે કોઈ કહીએ કે આટલું છોડી આવ્યું એક ઓટો છોડે વધારે ના છોડીએ એક જ ઓટો તો એ મારો ખુદકા મારી કાંઈ કાંઈ નાખે એક જ ઓટો છોડી કે છૂટો હોય છોડીએ એટલે આ લોકો બંધેલા પાસે છૂટવા માગે છે જેવું ન સમજો દાદા પણ આ કેવા થઈ ગયા डॉक्टर डॉक्टर रुंदी रुंदी કબુડા મગનભાઈ કર્ણાટક કહે છે મારું કામ થઈ ગયું આ કરું જે અત્યંત સારી અભ્યાસ નામ કરું ને અભ્યાસ બરાબર એ નહીં આ ચમત્કાર નથી ચમત્કાર તો માણસ સંદાસ ન જતો હોય તન પોતે એટલી શક્તિ ધરાવતો હોય તે કરી શકે બહુ સુંદર કીધું મારી રીતે સંદાસ છે ત્યારે એ શું ચમત્કાર કરે કૃષ્ણ ભગવાન સંદાસ હતા શું ચમત્કાર હું સંદાસ ચમત્કાર શું કરે સંદાસ પોતે પોતાને અટકાવવાની શક્તિ વગર જન્મ્યો જ નહીં અત્યારે એવું બોલીએ ખોટું છે આ ચમત્કાર કરી લોકોને ફસાવે તે મૂર્ખ લોકોને બુદ્ધિશાળી માણસ સમજી જાય કે ફાયદા વખત કરી શકતો હોય ચમત્કાર પણ ફાયદો શું નથી કંકુ કાઢ્યું આપણે કઈ હીરા ખાય છે ભાઈ જો કશું કાઢતો હોય તો બધે હીરા કાઢે કંકુશ ક્યાં આખા હિન્દુસ્તાનના માણસોને ભય ગાલી દીધેલો કોને આ બધું વાતાવરણે ભય ગાલી દીધેલો ભય છે જ ને અત્યારે ગાલી દીધો નહીં આ દાદાજીને મળ્યા પછી નિર્ભયતા વધતી જાય છે દહી તો રહે જ નહીં દહી તો ચાલી જ જાય જો તો સ્વતંત્ર બનાવે મને તો ઇજ્જત નો બહુ ડર હતો પેલા ઇજ્જત દાદા હવે બધી ઇજ્જત જાય વિન્ટે વિન્ટે લઈ પાડે ઉત્પન્ન થાય ભય સાથી ઉત્પન્ન થાય ભય તો ના બોલવું હોય એ છે ને કે પોતે કોણ છે ભાન નથી એટલે પોતાને શંકા છે કે હું આ સુખ ફળ સુખ એટલે ઘણી પણ પોતાના મનમાં દરેક જતા ભય જ લગાતા છે શંકારૂપ થઈ પડે શું થઈ શંકારૂપ થઈ પડે બરોબર ને શંકા એથી ત્રાસ છે ભય છે ઇન્કમ ટેક્સ વાત સાંભળી એ સાહેબ કરે કાગળ ખબર છે ત્યાં પણ ભયું છે બીજા કાગળ આવે ત્યાં પણ ભયું છે મને આવશે કાગળ અને કોઈના હાથમાં સત્તા નથી ઓફિસરને સત્તા નથી એને જ સંદાસ જવાની શક્તિ નહીં તે શું કરવાનું અને આપણો હિસાબ છે તે એના બાપનો છૂટકો નથી આપણું વ્યવસ્થિત શું કહે છે હિસાબ તેના બાપને છૂટકો Thank પેલું એક તમે કહ્યું ને ભય ભય લાગે ને તે જેનો પત્ર અભાવ હોય એ ગાય વાં કરું છું કશું એ પોતે નથી કરતો એ ભવેડે છે શું તે પણ આપણે કેવું નહીં ભમેડે થાય તમે તમે જ કરનારા કઈ વાત નહીં તો અહંકાર ઊંધો કરીને ઊંધો અહંકાર કરે શું કરે એવું ના કહેવું બાકી હવે કશું ભમેડો જ છે અંદર કરે ભાઈ ભમાડે એવું નહીં એટલે એક ચાલુ ગણી છે ને પંચાવન છપ્પનમાં કંઈ એવું જેવું એવું કંઈ બન્યું છે ને તે પંદર હજાર જે રકમ મારા ખાતે જમે થયેલી હતી કોઈ કામ આજુબાજુના સંજોગો સિવાય એટલે પેલા ઇન્કમટેક્સ ઓફિસરે વાંધો ગોઠાયો અને ચાર હજાર આકારણી કરી એની જુદી તો એટલે હું તો બધા ઇન્કમ હાઉસમાં ગયેલો જ નહીં કોઈ દાડે બધા ત્યાંથી ઘેર કર્યા જાય ઇન્કમ હાઉસને જોઈએ નથી અને અમારા ભાગીદાર કર્યા કરે દીકરા કાંતિ તમે બી કરે બધા કર્યા કરે એ તો પેલા ઇન્કમ એક્સપર્ટ જે છે ને એના જે રાખેલો વકીલ ત્યારે સાહેબને કહ્યું કે આ સાહેબ કોને તમે આ કાઢી કરો છો કોને તમે ખોટા ઠરાવો છો કે ત્યાં કોણ માણસ છે એમ પટેલ ગોખો કે સાહેબ કે કેમ શું છે કે હું તમને આરતી દર્શન કરવા જઉં છું દર્શન કરવા જેવા છે તે હું આવીશ દર્શન કરવા આવીશ પણ હા તો મારે પછી પેલા એક્સપ્રેસ મને એમ કહેવા કે જો આવું કહ્યું તો ને ના માણસ કરે છે એ જ ખરું કરસ કર્યું તમે શું કરે કરો બિચારાને વ્યવસ્થિત એનું પાસે કરાવે એ નિમિત્ત છે વિચારો છતાં સિપાશી માને તો કરાવી દઉં કારણ કે જેટલું વ્યવસ્થિત હોય એટલું થઈ શકે છે વ્યવસ્થિત ના હોય એટલું નહીં થઈ શકે શું બાકી કરતા નથી કશું કરી શકે નહીં સત્યની સત્યનું સ્થાન વ્યવહાર અને આત્મિક ભાવથી જ આપણું જીવન ચલાવવું તે એમાં ક્યાંય સત્યનું સ્થાન આ બે જગ્યાએ વ્યવહારમાં અમુક કરવું પડે છતાં આપણે મનમાં સમજતા હોઈએ કે આ ભૂલાભાઈ નથી કરતા પણ આ રિયલ જે આત્મા કરવી તે રહ્યો છે પણ એ બેની વચ્ચે સત્યને ક્યાં ગોઠવું એમ કે છે ગુલાબી કે છે કે સત્યનું સ્થાન વ્યવહારમાં આત્મભાવમાં રહી અને વ્યવહારમાં કઈ જગ્યાએ સત્યનું સ્થાન ગોઠવવું સત્ય સત્ય જે છે આ સત્ય તો ખાલી હું બોલાવી છું સત્ય જ છે ને બધે પણ ખબર પડી ને હું ના બોલાવી એ બધા બધા સાપેક્ષ સત્ય છે એટલે જૂઠું કહેવાય શું કહેવાય રિલેટિવ સત્ય એટલે સાપેક્ષ અવિનાશી છે જે સત છે એ અવિનાશી છે અને સત્ય વિનાશી છે એટલે સત્ય વિનાશી છે માટે સત્ય છે જ નહીં એવું તો સત એ શું છે તો સત એ સત સતનો અર્થ શું કે જેનું નિત્ય હોવા પણ છે નિત્ય હોવા પણ છે એ સત ને અને તે પછી કેવું નિત્ય હોવા છતાં અવસ્થાઓ બદલાયા કરે નિત્ય હોવા છતાં પોતાના ગુણધર્મ હોવા છતાં આવા તો બદલાયા કરે એમ નામ સત્ય અને બીજી વ્યક્તિ આપણે વસ્તુ સત ના કહેવાય એટલે આ સત્ચિદાનંદ એ એ ભગવાન દાખલા તરીકે જય સચિદાનંદ નવનીત આવી ગયો કે ભગવાન પાસે જવાની બહુ ઈચ્છા રાખે છે બહુ ભક્તિ કરે છે બહુ કરે છે પણ એ પામી નથી શકતા એનું શું કારણ માર્ગ જ નહીં ને માર્ગ જ ભગવાન નો જવાનો માર્ગ નો દુનિયાદારી સારા કહેવાય એવો માર્ગ પૈસા વાળા થાય એવો માર્ગ સુખી થવાય એવો માર્ગ એવો માર્ગ છે શું છે પણ એ લોકો એને જ્ઞાનતા લીધું છે તમારી પાસે તો પણ એનામાં કેમ પ્રાપ્ત નથી હશે કારણ એ જ્ઞાન લીધું ના કહેવાય જ્ઞાન તો લીધું કોણ કેવાય એ અમારી કોચ આજ્ઞા પાડતો હતો નહીં તો લઈને પછી કશું નહીં એનો તો એ રામચંદ્ર નું તો બહુ માને છે તો તમને લખવું જ છે ઘણું ઘણું ના ના રામચંદ્ર માનતા તો બહુ સારું તો એને એને એમને ચડેલું રામચંદ્ર માનતા જ નથી ને તો એ બધું શો જેવું લાગે ને પછી એ બધું દેખાવ જ લાગે ને તો પછી ના એ તો એ માને છે કે અમે રાજચંદ્ર માનીશું રામચંદ્ર માને ક્યારે કહેવાય એમનો આજ્ઞા આરત તારા શું એ રિયલ નહીં કહેવાય કેમ એમને કહ્યું કે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે બંધન છે એમ અમારું હૃદય છે તો સજીવની મૂર્તિ તું ખોરી કાઢે અને અમે તો નાક ના કરીએ પણ કોઈ બાળ તો પોતાના સ્વસનથી ચાલે છે રાજચંદ્ર રાજચંદ્રને રગો એનો અર્થ શું છે નવનીતે ભગવેલા રાજચંદ્ર નહીં કે તારા હાર તારા હાર કે મારી તો પહેલેથી કોરી સિલેટ હતી બિલકુલ બિલકુલ તો નહીં થોડા ઘણા તો એકડા ગોટ્યા છે ગોટેલા ને થોડા ઘણા ના પણ કોરી કોરી કોરી પણ એવો ઘણું મને પણ થોડુંક થાય કે જેનામાં ઘણું એમ થોડું હાડું છે તેને તમારું જલ્દી પ્રાપ્ત થઈ જતું છે જલ્દી મળી જાય પ્રાપ્ત થઈ જાય હા જેનું કોરું છે કોરું કોરવા બહુ ભાવે મને કહ્યું બધાને કે ભાઈ હા પેલું બહુ વાત વાત કરી બહુ ગણતરી કર્યું ને એની ફરી પર ટાઈપ થાય પણ પાછું ઉપસી આવે થોડું ફરી નવું દેખાય દીધું નવું મારે વધારે એટલે મને લોકો હું અધિકારી હઈશ કે મારે અધિકારી જોતો જ મને મળ્યો તો એ તું અધિકારી પણ કેવી રીતે ભેગો થયો મને ભેગું થવું એ ચાન્સ એક મોટા મોટો અધિકારી પણ કેટલી બધી વસ્તી પણ કોઈ ભેગા થાય છે અમુક જ ભેગા થાય ને અને તેમાં ગોકળભાઈ પાછળ જતા રહે તો ભેગા થયા પણ ગોકળભાઈ નામ હતું ભેગા થયા જતા પણ પણ હું તમને ભેગો નહીં ફૂગે ના હારા માણસ સીધા પણ આ સમજણ પાસે હોય કે આ રીતે જોવાનું આ રીતે જજો કે જો અહીંયા હવે એ તો ભેગા સત્સંગ આગળ થઈ આ મિલકત બધું આપણે કોકને ગોદો મારીએ તો આપણી મિલકત બટવા ચલાવે કોઈ નામ ના દે હવે તો બીજા જમાના આવ્યા આપણે તમે પાકી જાઓ મારા ઘરના આવવાની તો પાકે મારી ઠોકી વિકાસ આટો નીકળે એનો હિસાબ જ છે શું છે આપણો આ બંધ ચાલે ખરું અને પાકવાની હોય તો નો આબો છે તો પાક એનો પાકવાનો ધર્મ છે શું છે રાતે કઈ અત્યારે કઈ હું સુધારપતિ આવે છે ને આવું ઉગી જાવ તમે તમારી આ પાંચ હજાર આગળ ઊંઘી જશે આજ્ઞા સમજી લીધી છે નિકાલ કર્યો કોઈનો પકડે બેઠી ને અક્કલ તો છે નહીં પછી બે બેટી પીતા શીખ્યા બીજા દુર્ગુણ દુર્ગુણ ગયા નહીં ત્યારે નવો ઉભો કર્યો એ મળી જાય છે ચાલી અહીં બેઠી નહીં પીતું કઈ અમે તો નથી પીતા નાઈ ગઈ ને હા ભાઈ બ્રશ કર્યા વગર ચા કેવી રીતે પીવા નાઈ ગયા વગર નહીં ના નાવાના નાવાની અગત્યતા શું હા અમારા જીવન ના ના ચાલે તો નાવાની અગત્યતા જો તમારે સ્ત્રીનો સંભોગ ના હોય તો નાવાની જરૂર નહીં તેનું શું કારણ શું કારણ નવી અસુચિ છે મોટા મોટી અસુચિ સ્ત્રીએ કેમ સ્ત્રીએ ક્યારે નહીં નવી એ પોતે જો અસુચિ હોય જેટલું વહેલું ન એટલું સારું એમ અશુચિ મોટા મોટી તો જાણો છો મુસલમાન શું અશુચિ સમજે છે પેશાબ કર્યા પછી એ છાંટો કપડા પર ન પડે એની કાળજી માટે દેખાવ રાખે અને એ ન રાખે તો નાપાક કહેવામાં આવે છે ને ટીકણા થાય તો તમારે તો એ છે જ નહીં તમારી પાસે એ કેટલી ધીના ઉડા ઉડાવતા પિશાબ શરીરમાં તો ખરો જ ને પિશાબ શરીરમાં તો ખરો જ ને પેશાબ શરીરમાં શરીરમાં તો ખરો જ ને શરીરમાં ખરો પણ બહાર હતી ને આ મોડામાં ધડકો છૂટ્યો હોય અને મોડામાં હોય તો હજી આપણે અશુચિ ના ગણાય તો બહાર નાખીને ફરી લેવાનો હોય તો બહાર સોનાના વાસણમાં નાખીએ રખવો અને ફરી આપણે લેવાનો હોય તો શરીર તો પિશાબ જે બહાર રહી જાય છે તેનાથી અશુદ્ધિ કઈ રીતે થાય પોતાના પિશાબથી મુસલમાનને અશુદ્ધિ કઈ રીતે થાય શરીરમાં હોય તો અશુદ્ધિ કહેવાય શરીર બહાર નીકળેલા ગંદુ કહેવાય ને ઘરની બહાર હવા ખાધી ગયા સુધી આ બધું એક્સક્રીટ હશે ને અશુદ્ધિ કહેવાય અશુદ્ધિ નામ ચિત્રી ચડી ગઈ મુસલમાન તો નાય આ જયારે અશુદ્ધિ એ કરે ને આ જયારે સંભોગ ત્યારે નાય એ આ કરવું બિફોર આફ્ટર આફ્ટર તરત એ અને આપણા બ્રાહ્મણ તો બે દાડ નાયા કરી કર્યા કરે એવા અને કહેવામાં સૌથી શ્રેષ્ઠ માણસ આ સાધુ સંન્યાસી ને ચાલે એને સ્ત્રીનો સંભવ નથી ચાલે છોકરા કે જરૂર નથી હું ઘણી વાર નહોતો ચા પીવા પછી મારા ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો ના ના આટલા ડર નહીં બપોર રીતે ખરું મેં સાંભળ્યું નહીં દાદા પહેલા નાતા નતા તો હમણાં સગવડ અને એ તો સૂચિ વાળા છે ને પેલું કાગળિયામાં થશે અને આપણે હોશિયાર થઈ ગયા ચક્કર વાળા કાગળિયા શોધે નહીં આપણને નથી આપડે સમજતા સુધી સુધી એમને તો કુતરા જાનવરો નથી સમજતા હોય એ નથી સમજતા કૂતરા સંદાસ કરીને ત્યાં કઈ કઈ લોટો લઈને લે બોલતો નથી બોલ બરાબર છે એ વિચાર તો જીવું જીવું છે ચિંતા કરતા માથે લઈ લે પણ તે મને વધતા આવે તે મને હોતા આવે હોતા આવે ને તો હોતા આવે આપણે કેવું મારે ચિંતા કરવી જ પડે ને આપણે નથી ગઈ એવું કેવું શું કરું પડી જાય ખરેખર ભેગું હોય નહીં પણ આશીર્વાદ લીધી છે આપણે પદ દાડા આશીર્વાદ લીધા એમાં રતિલાલ બિચારા માથાકૂટ કરી એની ગમે કરી ખ્યાતિ કાઢશે કારણ વધારે જોખમી નાનું છે તો રતિલાલ કે જોખમી ના કહેવાય પછી ભૂલાબેન તો રાગે પડ્યું છે કારણ કે પેલા શાળાએ જે કાઢ્યું ને એમાંનો ત્રીજો ભાગ છે અને નફા નફાવાળું અમે કહીએ છીએ શું તો સિત્તેર ટકા ફાવી દે ના ફાવી જાય ચાલીસ પચાસ કાઢું છું પચાસ ટકા પચાસ ટકા હવે મટીમાં પચાસ ટકા સારું સિત્તેર ટકા સારું સો ટકા હોય તો સારું થઈ જાય ઓવર કરે એને શું કહેવાય ફરીવારો બનાવે છે એને કશું ટર્મિનોલોજી કોના મંદિર બને છે બધા જ ભગવાન ના પુષ્કળ મંદિર છે આપણે ગયેલા દાદા તમે ગયા છો આપણે ગયા છો આપણે ગયેલા મોટા મોટા જગત ના અભિપ્રાય કોઈ મહાદેવની મર જોઈએ મારે મારે માતાજી જોઈએ આપણે આપણી આપણી સિસ્ટમ પ્રમાણે ચાલુ નાનું બે લખા છે કે મોકલજે પાંચ ફોજી જગો પણ થઈ ગયો ફોજી જગાથી આ ભાગદર જોડે એ બંધ થઈ ગયો એટલે કોઝિવ ઈગો પ્રતિમાન થઈ ગયો જે કોઝિવ ભાગ હતો સારી યોગ હતી એ આપણને નિવેડો લાયા You know how positive ego છે ને રિલેટિવ ને રિયલ એટલે સપોઝિંગ આઈ સમજાય છે Yeah, no, you didn't get uh, acceptance sanction. All of a sudden you get burned up, right? Right? And you feel like saying, wow, I didn't get accepted as well as you didn't get accepted from the help, right? So what you did is you blame me too. Why? Because you had your own ego. But if you understand the verse, he said to Anuja not to not to do that. What is the you. What's the effectiveness? Effectiveness. ઇફેક્ટિવની સ્ટેજ જે હતો તે એટલે કોઈ ફેન અને એની ઇફેક્ટ થાય okay that's an effective positive ego is because what is is before The cycle is causes and effect, causes and effect. and through that knowledge. That is then section causes. That is then section causes. Effect માંથી causes is then time causes નથી પછી causes એક તો પરિણામ પામેલ effect છે. થઈ ગયું એટલે આમ ધીરે તૈયારી કરો লিখায় আছে আছে All good things that he did, that's why he's president today. And all the good things get expanded, then he'll be on the road again. Right? So you, you go up and down, up and down, up and down. इधर तो जी समझी गया मेरे प्रयास करे वो परीक्षा परीक्षा दी नहीं एक वर्ष પછી પરિણામ ચિંતા આપણે એ ન હોય કેમ જગત It's like science, actually. It's all No, I understand. You know what, what is the difference between science and art? Hmm? You know what the difference between science and art? Art is something that જ્ઞાન વિરોધાભાસ હોઈ શકે અને વિજ્ઞાન સિદ્ધાંતિક હોય અવિરોધાભાસ the science is all the concept, you know, H2 and O make water. There's nothing to about it. But like art, You see a picture and you like it. And you ask somebody why you like it. How can I stop? There's just ghi nhìn lên Tapi jalan main Lah, tentu belum tentu kan. this chair. જે થવાનું છે એ થવાનું છે વ્યવસ્થિત તરીકે અને એ ઇફેક્ટ થાય પણ બિઝનેસ કરવા માટે ફાજી રિલેટિવ વસ્તુ ના વપરાય બીજી બિઝનેસ તો સારી સારું હોય મદદ સારું હોય સારા ને એ બધાના આધારે એ બધું ઇફેક્ટ કશું સારું ના હોય એ માણસ તો ખરાબ થઈ ગયું આમ બધું ઇફેક્ટ પહોંચી સંજ્ઞાના આધાર કોઈ જરૂર નથી ના સમજણ પડી એને ના સમજણ પડી સમજો બરાબર ને? કોઝિસ એટલે તમારે જે બધું માઇન્ડથી થાય તમે right? thinking because you want to do business and all that you're thinking about it right When you put it into practice, actually, right drawing the plan, that's the effect. that's it ધંધો જ પગ સારો હોય તો થાય ને. મગજ સારું હોય તો થાય ને. હે? કે બીજું? એ હોય તો થાય એ વધી જ ના કહેવાય વધી જ એટલે હું તો હું તો એમ કરું કે ખરાબ થઈ જજો કશું કરું નહીં થતા નહીં તો એક જ છે અને ખરાબ કરે છે એક જ નથી બેક છે What you're actually doing is effective. Okay. What you're doing is effective, what you're thinking is cause, right? Uh, those causes again bring the effect back. Who they were supporting if you're, if you're thinking something bad about somebody. You think you're, you're feeling more positive. And that, that all thing will come as negative effect. Well, why, why business caused? Well, because you're, you're thinking about it, you're doing it. But you're doing it, that's an effect. No, no, you're doing it, but before you do it, you're doing it See, અત્યાર કીધું આપણને cause કીધું cause is something which evolves in the mind. You are involved, the mind is involved. In action, you are involved. That's why it's called action. બિઝનેસમાં તારો પોઈન્ટ આપે છે કે why it is cause because you are involve દાદા આપણે જ બિઝનેસ કરીએ છીએ એના ઇફેક્ટ કહેવાય ઇફેક્ટ આપણે કરીએ ઇફેક્ટ આપણે કરીએ છીએ એટલે બિઝનેસ આપણે કરીએ છીએ એટલે ઇફેક્ટ ના કહેવાય કઈ કરવું પડે તે પરિણામો કઈ કરવું પડે ના હે તમે કઈ કરવું ના પડે એ બધું થયા જ કરે બધું આપણે શરીર બધું વપરાય થયા જ કરે શું જોયા કરવું શું પેલા બધું પોતાને કરવું પડે નહીં કળતા ભાવ છે એક વાત છે બીજું બધું છે You see, you just said like Vartabali posture. That means what you're doing is cause, right? That means you're doing business. Isn't that cause? Which that is not that because Well, thats Wow. Wow. Oh, It goes through your mind. Oh. Wow. Feeling. Like, uh, you are thinking about something. હા એ બધા ફોસી છે બરાબર દાદા Whatever you are thinking, they are all causes. Where you don't need anybody's help, right? Oh, અને અને what you are doing is effect જે તમે કરો એ બધું ઇફેક્ટ પ્રશ્ન ઉભો થયો ઈગો પર ઈગો સાથી ડેવલપ થાય દાદા ઈગો સાથી ડેવલપ થાય ઈગો સાથી ડેવલપ થાય સાથે ઉત્પન્ન થયો કે સાથે સાથી ડેવલપ થાય ડેવલપ થયો એનાથી ડેવલપ થાય પોતાનામાં હવે રસોઈ બનાવો ફસલા <laughs> બધી જ ડિફેક્ટ છે શું છે અને એમની તમારે ભાવ કરો મને માગમાં દેખી શકાય માગમાં દેખી શકાય જે ભાવ બગડ્યો પંચ ઇન્દ્રિય થી જે બધું થાય ઇફેક્ટ થાય આખી લાઈફ જ ઇફેક્ટ છે એમની જે ભાવ હોતા હે ને એ ભાવનો કરતા હોવો જોઈએ તો એ કરતા જ જગત તમે કરતા નથી માટે તમારી બની નહીં ઈગો માઇન્ડમાં ડેવલપ કેવી રીતે ઈગો માઇન્ડમાં ડેવલપ નહીં વાપરતો ઈગો બીજો ઈગો ઉત્પન્ન કેવી રીતે થયા દાદા બે વસ્તુ બે પરમાનન્ટ વસ્તુ બે સાથે આવે ને સરસ બે પોતાના ગુણધર્મ નહીં પોતાના ગુણધર્મ જુદા છે પણ બે વસ્તુ સાથે રહી છે એટલે વ્યતિરેક નામનો ગુણ ઉત્પન્ન થાય જેમ દરિયો અને સૂર્ય ભેગા થાય એટલે વળા થાય તો આપણે દરિયાનું પૂછે કે તે વળા કેમ ઉત્પન્ન કરી કારણ કે હું જો કરતો રાત્રે આવતો વરા કરવાનો મારો સ્વભાવ હોય તો રાત્રે આવી જોજો સૂર્ય ના તરફ વળીએ સૂર્ય કઈ ત્યાં કેમ કર્યું હું જો કરતો ત્યાં કેવું બંધ કર્યા થયું ક્યાંથી આ વ્યતિરેક નામનો ગુણ આ એવી રીતે માન થયા છે એ વ્યતિરેક ગુણ તેમાં માન અને ક્રોધ એ અહંકાર છે અને લોભ ને માયા છે તે મમતા છે ભગવાન દુનિયા રચી નથી કોઈ રચી નથી એવું વિજ્ઞાન શું થઈ ગયા